જીવોની સંપૂર્ણ સ્વતંત્રતા કોઈ જીવ કોઈ જીવને હિચ કરી શકે જ નહીં જો એક જીવ બીજા જીવને હિચ આપી શકે તો આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય આ વર્લ્ડનો સિદ્ધાંત ખલાસ થઈ જાય છે તૂટી જાય છે કોઈ જીવ બીજા જીવને સહેજ પણ હિચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાંત ફ્રેક્ચર થઈ જાય કોઈ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે આપણું જ ફળ આપણને આપે છે બાકી કોઈ ઉપરી નથી ઉપરી હોત તો તો મોક્ષ કોઈને ના થાત કોઈ માણસની તમારામાં આડખીલી નથી તમારી જ ભૂલો તમારી ઉપરી છે કોઈ જીવ તને દુઃખ દે છે એ તો નિમિત્ત છે તારું ગજવું કપાયું તે શાથી તો કે એ કાપનારાને ગજવું કાપવાનું વ્યૂ પોઈન્ટ આવ્યું છે તેને ગજવું કાપવામાં જ સુખ લાગે કે આના સિવાય બીજું નથી કરવું ગજવું કાપનારાને ત્રણસો સાઠ ડિગ્રીના સર્કલમાં ગજવું કાપવાનો જ વેપાર કરવો એવું દ્રષ્ટિબિંદુ નક્કી થઈ ગયું હોય એ એને જ વેપાર માને ત્યારે એના ઘરાક પણ હોય ને કુદરતનું સંચાલન કેવું છે કે જેની કલમો હોય તેને પેલા ભાઈને ભેગો કરી આપે જેણે દુઃખ ભોગવ્યું એની ભૂલ ભોગવે તેની ભૂલ અંધારાની ભૂલો અજવાળામાં પકડાય છે જેનું ગજવું કપાય છે તેની અંધારાની ભૂલ ગજવું કપાયું ત્યારે ખુલ્લી થઈ જે ચોર નથી એનું ગજવું કોણ કાપનાર છે જેનામાં હિંસાનું એક પણ પરમાણુ નથી એને મારનાર કોણ સાપ બાજુમાં જ હોય તોય તે સાપ બાજુમાં જ હોય તોય તે તેને મારી ના શકે એક ચારિત્ર્યવાન પુરુષ હોય અને સાપ ભરેલી રૂમમાંથી એ જાય તો સાપ ઉપરાછાપરી થઈ જાય અને માર્ગ આપે ને સાપ પેણે હોય તો તે સાપ બળીને ભસ્મીભૂત થાય આવો શીલનો પ્રતાપ છે અને આજે તો મચ્છરદાની બાંધી હોય તો એ મચ્છર કરડી જાય ભગવાને શીલ કોને કહ્યું કોઈ પણ જીવને મનથી વાણીથી કાયાથી કશાયથી અંતઃકરણથી ક્યારે પણ દુઃખ ના આપવાનો જેનો ભાવ છે એ શીલવાન છે એને જગતમાં કોઈ દુઃખ કેમ આપી શકે